આવ્યા પછી આ રત્ન ચિંતામણી જેવો મનુષ્ય બહુ મળ્યો છે એવો ખ્યાલ આવે છે વ્યવહાર વિસ્મૃત કર્યો હાજી બરાબર વિસ્મૃત જ છે વિસ્મૃત જ છે એક કલાક વિસ્તૃત થાય આપણી પાસે આવ્યા પછી તો છતાંય દાદા વ્યવહાર નું કોઈ કામ બગડતું નથી નહીં બગડે નહીં આદર્શ વ્યવહાર સાહેબ વ્યવહાર આદર્શ સાહેબ કશું કામ બગડે નહીં સરસ સર સિક્કા સાથે સારું થાય અહંકાર જો આમાં લખો કરતો હતો ચાલુ વ્યવહારમાં અહંકાર લખો કરતો હતો ચાલુ વ્યવહારમાં અહંકાર લખો કરતો પછી કોક ના કરે બાકી બીજા બધા કરે લખો અહંકાર તમારે લખો નહીં કરતો બીજા બધા લખો કરી નાખે એ સાદા લાગ્યા ને સરળ છે સુગમ છે પ્રાપ્તિ યોગ દુર્લભ હતો એ યોગ પ્રાપ્ત થયો કરવાનું બારનો માણસ એમ જ જાણે કે પાલ લાગશું અમને નકમારી કામ ધંધો છોડીને બહાર ખબર નહીં કરે આપની વાત નહીં સમજાવવાથી આખું બધું પૂછે આ શું આ શું છે આચાર સુધારવા માટે આખી જિંદગી સદગુણો ઉભા કરવા માટે સદગુણો ઉભા કરવા માટે આખી જિંદગી ચાલે ના થાય શકે જાણું છે જોયું પણ એટલે સતત લડવાનું ને ઝઝુમવાનું જ રહ્યું જવાની સિસ્ટમ છે કરાજવાની કરાજવાની ભગવાન માર્ગ સહજતા નું મમ્મી બાજુ બેઠા આઈ જાઉં સાહેબ અક્રમ માર્ગ તો આળસુ નું ચિત્ર છે શું છે આળસુ આળસુ નું ચિત્ર છે એ દાદા નહીં સમજ પડી બરોબર એ સમજ ના પડી બરોબર આળસુ નું ચિત્ર પણ આપે છે કીધું હું કાયમ આળસુ હાલવા ચાલવામાં બીજી બાબત આ ચાલુ આ ચાલુ ને પડે પછી આળસુ કેવી રીતે કહેવાય એ આળસુ કેવી રીતે એમ લાગે કે જરા આળસુ છે હું કઉ ભાત ફાટે પણ ફીટે નઈ હા ચાલુ દાદાજી લોકો કે બેઠા બેઠા બધું થાય અમારા ભાગીદાર એટલા સમજી ગયેલા તમારે બે ત્રણ મહિને એકાદ ધંધા કરો એક તો તમે સલાહ આપો મારે છ મહિને ચાલે છ મહિને ઘરી ઘરે એક દાન તો કઈ ન કરતો લગાડી ન કરતો આ બધું બધું બારી તમે તમારે રોજ આવવાનું ના હોય કે તમે આ કોણ હોય છે પરમાર્થનું શોધન કરો કે બધા મદદ કરી ભાગીદાર ભાગીદાર છોકરા હોય ફેરફાર શું પણ બુદ્ધિશાળી મનમાં થાય છે કે રામ રામ જેવું છે કે છે એટલે પછી આવો મહાવીર ભગવાન ની સામે આપણે બેસીએ અને આપડે કહીએ મહાવીર ભગવાન ના જય જય કાશો મહાવીર ભગવાન જય જય કરો ફળ મળે એના જેવું છે એના જેવું બરાબર છે દાદા ભગવાન બેઠા છે એની સામે જો સમજી કાલ બોલા એ તો પ્રભાકરભાઈ ને આ જ્ઞાન ને તો આવરણ આવે ને પૂછવાનું મારે આ જ્ઞાન ને તો આવરણ આવે ને આવે આવે જ્ઞાન ને આવરણ આવે ચડેલું જોયું એક બાજુ સાથે વાપે કરતો હા સત્ય કરતો અને અમે કહેતો આટલે ઉચડી છે આટલે ઉચડી છે આપડે કઈ જોતું નથી તો પછી પેશાબ પીવાની જરૂર શું કારણ શું શરીર કી સમર્થ હે તો આપણું આત્મા કરેંગે નહીં તો આત્મા કેસા હોગા જેને વિશ્વાસ જે હે તેને જેને વિશ્વાસ ના બે કામ ના કરે હા કોઈ પૂછી શુદ્ધ સિવાય નહીં નફો નફો બધો કરવા માટે એમાં કેરી બીજા ગુણ તો બધા હોય છે પણ વિકાસ હોય વિકાસ હોય કુદરતી પાકેલી કુદરતી પાકવી કુદરતી પાકેલી બહુ મીઠી હોય બહુ મીઠી હોય આર્ટિફિશિયલ હતું મોડું ભાગી ને મલગોબા શાંતિ માટે આપે છે હાખણા બેસો એમ કે હાખણા બેહો પછી પાછા તું ના બેસતા હોય તો સમજાવો જાઓ એટલે આપણે તમને જવા અનુકૂળ આવશે શું કહ્યું અનુકૂળ આવશે અનુકૂળ આવે એવું હું કરતું જ છું આપણે ચાવડું ખાતા હતા નહીં તો ભાઈ ગરડો તૈયાર કરીને ચાવડું ખાતા પેલા ખાતે કેરી ખાવ કેરી રહ્યા ને કેરી જતું ભાઈ લાગ્યું નથી તારે મને લાગતું નાખી લાવ્યો થઈ ગયો ના માટે open to sky open to sky જેના બેઠા બેઠા ચાહીએ લોકો નવા આવ્યો કે આ તો કઈ ધર્મમાં ગુજરાત ચક તો એટિકેટ વાળા હોય લે વરમ નાખે ને અમારું સહજ હતું અને સહજતા પર જવાનો સહજતાનો માર્ગ નો નો લો સહજતા પર લઈ જવા માટેનો છે નો લો એટલે બધા લો હોય સહજતા કેમ થાય લો દાદા ભગવાનના સિંધ બોલતા બોલતા અવસ્થા એવી આવે છે હલન ચલન બંધ થાય છે બોલતા બોલતા ઓટલું હલન ચલન બંધ થાય છે માત્ર માનસિક કલી ઉત્પન્ન થાય છે માનસિક ત્યારે આજુબાજુ માણસો ગીત કે પદો ગાતા હોય ત્યારે તેના શબ્દ સાંભળવાને બદલે માત્ર ધરી જ સંભળાય છે અથવા તો વેવ રૂપે આવતા હોય એવું લાગે છે શું છે એટલે ધની સંભળાય છે સારું સારું આત્મા ધ્વનિ પુત્ર ધ્વનિ પુત્ર ચોક્કસ ચોખ્ખું રહ્યું સાંભળનાર આત્મા ધ્વનિ પૂજલ પ્રજ્ઞા શક્તિ સાંભળે પ્રજ્ઞા આનંદ થાય એ સ્થિતિ આપણે તો આપણે તો આનંદની સ્થિતિ હોય છે મસ્તી હોય મસ્તી હોય મસ્તી હોય આ ના કહેવાય આનંદ કહેવાય એટલે આનંદ એ જ આત્મા એટલે જેમ તેમ આપણે તો આનંદ ઉત્તર હોય તે આપણે કયા શુદ્ધાત્માના મૂળ ગુણધર્મ બોલે તો આનંદ થાય મૂળ ગુણધર્મ બોલવાથી શું થાય સિદ્ધ સિદ્ધિ થાય સિદ્ધસ્તુતિ સિદ્ધસ્તુતિ અને નહીં તો આત્મદાનમાં દાદા એ બોલતા બોલતા આનંદ થાય એ રાતમાં તેથી એમ કઈ ગયા બીજું કઈ ના આવે કેટલું બળ છે દાદા ભગવાન સિંહ કારોમાં કેટલું બળ મનના વક્ર પરિણામ કોઈ મિશ્ર ચેતન માટે હોય કે મનના વક્ર પરિણામ કોઈ મિશ્ર ચેતન જોડે હોય તો એ આવરણ છે કે એ વ્યક્તિ જોડેનો વિકાસ છે કે ત્રીજું અણસમજણ દખલ કરીને કશું કરતું એમાં એમાં તન્માયાકાર થઈ ગયા સાંભળીએ તો મારું વિનંતી થઈ તેથી આખું જગત ઉભું રહ્યું આખું જગત એટલી બધી જગતનો છૂટકો ના થાય કારણ મનથી શી છૂટે મનથી છૂટે નહીં અને અહીંયા આગળ મન વસ્ત થઈ જાય મન વસ્તુ મન વાસી જાય એટલે મન તો કશું છે જ નહીં મનનું તો ધ્યાન જ ના રાખે મનનું ધ્યાન જ નહીં રાખે મનનું ધ્યાન રાખે જ નહીં મનના ધ્યાન રાખે છે તો જગત પર વિનાશ થઈ જાય નું મન પલ્લો કે બગાડે કદી કેટલી મલતા સરકાર દમ કરે તાકાત મનનું તો સાંભળવાનું ના જે બોલે આપણે ગરીબ મગજ છે બે કલાક પછી <coughs> હવે આ રાત નીકળે નહીં મરી જાય એવા વિચાર આવે એના શું એના બાપનું શું જાય આપણે કહીએ તારા બાપનું શું જાય મારું જાય <laughs> હા આ જ્ઞાન મળ્યા પછી મનનું સાંભળે એ મૂર્ખ કહેવાય મન તો જોવાનું છે શું થયું છે એના હરક પર્યાવરણ તમારે જોવાના વિચારવાના બસ જોવાનું એટલે બધું ઓળખાય એવા સ્વરૂપે આવે પર્યાયો અને જાણવાનું એટલે ઓળખીએ કે આ કોણ આવ્યું આ જોવાનું જાણવાનું અમને લેવા દેવા નથી આમાં કોઈ જાતને લેવા મનની વાત જ કરવા જઈએ ને મન તો પહેલેથી આપણે કઈ એનું જ્ઞેય છે એનું જોયા કરવા વાણી જોયા કરજો વર્તન કર્યા કરજો તમને એની પ્રાયોરિટી અપાય ને ભાઈ મને પ્રાયોરિટી સંસારની મન મનની પ્રાયોરિટી લીધે સંસાર બધા પડે મનની પ્રાયોરિટી પણ એમ છૂટતો નથી કમિક માગે બધા કપાળ જાય વિચાર કરતા વિચાર ખવડાવનારું પરવેશ કરાવનારું બધું કરાવનારું મન છતાં ભાગી ના ખાય નહીં એ નાવડું આપણા માટે નથી નાવડું પણ સંસારીઓ પણ દાદા આત્માના માર્ગે જે જતો હોય તેને મન જો અનુકૂળ હોય આપણો ને જો કદી નુકસાન ન કરે જી ત્યાં સુધી મન એમ માનું ને કે આપણે ચાલુ આપણા જ્યાં જવું છે તે ભરી ગાડું બળદતા રહ્યા તું જવા દે તું જવા દે પછી આપણને આપણે આમ જવું છે આમ જતા હોય જેની પ્રેક્ટિસ એટલે આપણે મારી રીતે આપણા ધ્યેય ધ્યેય અનુગ્રહ ના ને ભાંજન ના સમજાયું ના માનવું ગાડી જતા હોય કોઈ કઈ એક્સિડન્ટ થયેલું દેખે એટલે મન કે એક્સિડન્ટ થયું તો આપણે શું કરવું માનવાનું માનવાનું ના માને આપણે કઈ નોંધ કરી ભાઈ આપણે નોંધ કરીએ ને વાત કરીએ પુસ્તકની વાત કરીએ એવું નથી કે કરવું મનમાં પછી આગળ રહેતો નથી એને કરવું નથી એવું એવું આ કરવું જેવું છે હા વિરોધાભાસી ભાવ વિરોધાભાસી અને તદ્દન જળ અને ન્યુટ્રલ અને એવું નોટેડ નોટેડ નોટેડ કરે noted is content noted is content હા એટલે કે મારા ધર્મ થઈ ગયા પછી બીજી વાત કરીશું અમને કી છે આ રડાર જેવું રડા રડા ભાઈ સિંગર બતાવે સંખ્યા તો બતાવે હા એ તો બતાવે બતાવે પણ આપણને કઈ ના લાગતું હોય આમ વાંધો નહીં એ તો બતાવે છે બતાવે કયા ભાઈ કઈ આવતા હોય એમ દેખાય કામ આવશે તેમ બધી કેટલી બધી ભરી ગયા હોય હા તો બતાવે અરે બીજા હોય બધા આપણી સરકારનો હોય આપણી સરકારનો જ વિમાન હોય રદાને ખબર ના હોય કે આપણી સરકાર પાર્ટી આપણને ખબર હોય કે આપણે ખબર મને જ ભાઈ બેકર અને જીવનના એ પણ જ્ઞાન અજ્ઞાન દશા અજ્ઞાન દશા મન ભાગી નાખ્યું ને તે જીવતો એની પાસે કામ લેવા જેવું નાવડું કીધું સંસાર તરવાનું નાવડું સંસાર તરવાનું નાવડું કીધું નાવડું એમાં ને આપણે દરિયાની અંદર આ સંસાર સમુદ્ર છે જી ત્યારે કેટલાક બાવાઓ કહે છે એ મન की જરૂર નહીં है तो હવે ધ્યાન કરી મનના છેદ ઉડાય ઉડાય ઉડાય કરે પછી તડગુજા જેવો થઈ જાય તડવું છું અરે અહીં હજુ સમજાવ સમજાવતા નથી અને આ મનને ઠેકડું ભાગું શું કરાશે કિનારા આવ્યા પ્રતિકાર કોઈ કરજો કિનારા આવ્યા અદભુત છે મનનો દોષ નથી આપણને બેસો નહીં આવતો એ શું કરશે નથી મન તો બહુ સારી એની પાસે કામ લેતા લેતા નથી આપણા નગર પાસે તો આપણે તનાળ નગર હમો મારી સ્ટેટ હા એટલે મારો પગાર કર્યો તું મારી જોડે પગાર મારી કોમ લેતો ના મન મન મન હોવું જ છે ફેરકાઈ જાય બુદ્ધિની કઈ જાગ્યો કરી ચિત્તની જાગ્યો અહંકારની જાગ્યો મનની વેલ્યુ નહીં બુદ્ધિ બધા નિશ્ચલ ચેતન છે હા બુદ્ધિ ઘણા કર્મ ઘણા છે અમને આગળ થયેલા દોષોનું દર્શન થાય છે તેમ તેમ અમે પ્રતિમણ કરતા છીએ આપણી બાજુમાં સિદ્ધ સિદ્ધશિલા ઉપર બિરાજવાની અમારી પ્રતિજ્ઞા નિશ્ચય છે આપની કૃપાનો અભિલાષ બીજું કૃપાલ દેવ શ્રીમદ રાત રહે એવું લખ્યું છે કે લગા લઘુશંકા જેવા અલ્પ પ્રભાતથી અગિયારમે ગુણસ્થાનથી જીવ પડે છે અથવા માર્ગના અજાણપણાથી પડે છે તો દાદા એ બાબત અમને સમજાવવા કૃપા એવી દાદા અમને કોઈ એવી તકલીફ નહીં પડે તો બીજું આપની બાબતમાં અમારા સંબંધી જે શ્રીમદ રાજચંદ્ર માને છે તે ઘણું ઘસાતું બોલે છે કે પણ બોલતા થયા મારે હવે બોલતા બોલતા બોલતા થયા મૌન રહેતા આવશે કોગદાડો બધા આવે છે રીતે આવે એવી રીતે ઘણું કસાતું બોલે છે અમને તેમને એમણે તેમને સમજાવ્યું કે પ્રત્યક્ષ જેવી મૂર્તિ મળે ત્યારે લક્ષ થતું નથી પ્રત્યક્ષ ત્યારે ખરેખર ખ્યાલ આવતો નથી અને પછી જેમ પ્રભાવ દેશી મહારાજ મૂર્તિ બનાવી પૂજે છે કે તેમનું પ્રત્યેક પણ ના મળે શું કરું પછી પૂછે તો પ્રત્યેક પરિણામ બરોબર લક્ષમાં સમજી ગયો પુણ્ય બંધાય અમે કહ્યું કે દાદા પ્રત્યે અમારી અલગ શ્રદ્ધા છે દુનિયામાં ધરતીકમ થાય કે પ્રલય થાય પણ અમારી દાદા પ્રત્યેની શ્રદ્ધા ફરે તેમ નથી છે ધરતી સાતમી નરક મળશે તોય મંજૂર છે અને શરીર ની અંદર રૂવે રૂવે કીડા પડશે તોય પણ મંજૂર છે પણ દાદા ને છોડીશ નહીં કારણ કે કૃપાળુ જામીન થયેલા છે કેટલી બધી ભાઈ ભાઈ ને નિર્મૂળ કરી નાખે કેટલા કમાય મને કહ્યું દુનિયામાં ગતિ કરું થાય કે પ્રલય થાય પણ અમારી દાદા ભક્તની શ્રદ્ધા ફળે તેમ નથી અમે એમ પણ કહ્યું કે દાદાનું જ્ઞાન એવું છે કે શરીરના ટુકડા કરી નાખો તો પણ તમારી પ્રત્યે ખરાબ વાણી કે ભાવ ન નીકળે કે અમારા માણસ કે તમે ગમે તે કરો તો અમારી અમારી વાણીનો ભાવ નહીં નીકળે તો દાદા અહંકાર કરો કે ના અહંકાર નહીં આ તો વિનય કરે છે જ્ઞાનનો વિનય કરે છે શું કર્યું જ્ઞાન નો વિનય કર્યો છે પછી આ અહંકાર કર્યો કેવાય પછી આપના જ્ઞાન ની મહિમા કરી કેવાય તો મહિમા અહંકાર હોય તો પશ્ચાતાપ આવવો નહીં પશ્ચાતાપ પણ મહિમા કરી કામ કરી નાખ્યું લે આમાં ના અક્રમ આમાં ઉદીના ના દાદા આપ તો કરનાર અહંકાર છે ઉદીના કરનાર અહંકાર અહંકાર છે તે ક્રમિક માર્ગમાં હોય દાદા આપ ચોથું પ્રાપ્ત થયા પછી કરી શકાય ઉદયના ક્રમિકમાં ચોથું પ્રાપ્ત ક્યારે થાય ત્યારે સંકિત થયા પછી હા ક્રમિક માં ચોથું પ્રાપ્ત કરવું એ તો ઉદયના હોય એ તો અહંકાર હોય તો ઉદયના થાય અહંકાર ના હોય કઈ આપડે દાદા લિફ્ટ માં ઉપર લઈ ગયા પછી આથી કેટલી મોટી ઉદી એટલે આ કેળા છે ને જાનારી હોય કાચો હોય બધા ચાર પાંચ ધંધામાં કકડાટ કરતા હોય આવો કેવા ક્યાંથી લાયા આ જાણવાનું કાલે શું ખવડાય છે કાકો કેવડો ખવડાય તારો જ્ઞાન આવ્યા છે અરે એમાં શું ભાઈ કરો ઉદીણા નક્કી કરીએ પછી પાકવાનો એટલે બળે પકવાય રસ્તો હતો કે ઇલાયચી વાટી નાખી દો બધા પાકી જવાનું તે રીતે આપણે ઉદીણા કરે માણસ પછી પાકવાનું હોય તો હમણાં પકવાય ભોગવી લે ભોગવી લે અને ઉદય જે ટાઈમે આવ્યું તે ટાઈમે ભોગવી લે એ ઉદય કહેવાય પેલા પછી પાકવાનું હોય તેને છતાં હમણાં પકવી લે કેળા પકવી લે છે ને આ કેરિયર છતાં ટીટા પર સુનો જો પકવી લે ત્યાં તાકાત વૃક્ષ પકવતા આવડે છે તો પોતે કારણે ના પકવે એમાં પણ તે આવડતું નથી કાં કરી પરિવાર ને કરનાર ને પરિવાર દાદા સુમનભાઈ પૂછે છે કે ઉદીના શક્ય છે તેમાં આ શક્ય નથી શક્ય છે અહંકારતા નથી શક્ય છે અહંકાર અહંકાર ના હોય શક્ય તો દાદા આ અક્રમ ની અંદર આપણે જે અંતર તપ જે આપ્યું તે કોઈ ગમે તે કરે ગમે તે કરે એને જમા કરી દેવાનું છે કે ભાઈ એ દાદા એ વહેલો હિસાબ ચૂકતે થઈ જાય ને અંતર તપ મળે અંતર તપના નિમિત્તો મળે અને એ જે કંઈ મળે તે બધું સ્વ અર્થે બધું સ્વીકારીને જમા કરી લે તો એ જરા એ હિસાબ વહેલો નિકાલ થઈ જાય ને કથાય ભાવ તો અમારે તો કથાય માં જ રમ્યા કરે એટલે એને કથાય આત્મા કરવો કશાય કથાય આત્મા એટલે મૂળ આત્મા હોય જ નથી આત્મા હોય મૂળ આત્મા અમારો ગયેલો હોય ભયંકર વેદના પડે બિચારા શું ભયંકર વેદના ઇન્દ્રિય આત્મામાં એટલી વેદના ના થાય ઇન્દ્રિય આત્મામાં કશાય આત્મામાં બહુ વેદના કશાય આત્મા ભયંકર અકસાય આત્મા પરમાત્મા અકસાય આપડે બધા આ કસાઈ બન્યા છે લેલ્યા લહેરમાં છે ને નથી પછી મહેનત નહીં કરવાની દાદા સ્કૂલમાં બેસી રહેવાનું શું મહિને મહિને ફી ભરવાની કશું નહીં ભગવાન મારી ની હાજરીમાં સમાજ તેને ઓળખી શક્યા નહીં તેમના ગયા પછી લોકો શેર મંદિર બન્યા આવું શ્રીમદ રાજચંદ્ર કપાલદેવ સાથે થયું હવે શેર શેર મંદિરો બંધ આવ્યા જીતા જાગતા સંત સાથે સમાજનું આવું વર્તન શા માટે એને એનો અહંકાર ના કહેવાય એટલા માટે મૂર્તિ ની બદરા આવી લાગે છે બીજું કોઈ જાણે નહીં હું એકલો જ જાણું કે લોબો થઈ નમસ્કાર કર્યો શું ટૂંકો થઈ કર્યો એટલું એકલો જ મૂર્તિ નહીં બે જણ બીજું કોઈ જાણ બીજું કોઈ એ તો જાણતા જ નહીં કહ્યું ના બીજું કોઈ સમજવું નથી આ એમ ડખો નડે છે અહંકાર અને વાંકે વાંક મેળવી શકતો વાંકે વાંક મેળવી હા વાંકે વાંક સાથે દર્શન કરવાનું મુશ્કેલ પડી જાય તેથી આ સંતોનું પછી પછી પછી માતા વસાડે એટલે એમ જ કહો ને કે પુણ્ય જ કાઢવા પુણ્ય કાઢશું ઊંધી સમજણ પડે તે પુણ્ય જ કાઢતો જ્ઞાની પુરુષ મળ્યા હોય ને આવું ઊભું થાય ત્યારે પુણ્યકાર જબરદસ્ત પુણ્યકાર જ્ઞાની પુરુષ એટલે એમની વાણી ઘર બજારમાં વેચાતી હોય એટલે આમ ફેલાતી હોય તે પણ બધા એક એક શબ્દ વાંચે તો જ્ઞાની છે પરીક્ષા વાળો હોય પછી ભરેલા પૈસા શી કરવા એટલે પહેલેથી જીવતા ઓળખ્યા નહીં કોઈને આજનો કલયુગભાઈ બહુ છે ને કૃષ્ણને નહીં ઓળખેલા આ પેલા અર્જુનના જેને મારા મામા દીકરા એવું કહેતો તો મારો હાળો કરી દે કોઈ ઓકે નહીં અને ઓળખનાર હતા પણ સારી તરફ કલ્યાણ થઈ ગયા ચપાવજે ચાર માણસો ચાર ખંભાતમાં જતા હતા કોંકરાચારી કરતા હતા એ આગળ ચાલતા હોય આમ કરીને ડુંગી પહેરીને તે દાડે કપડા પહેરતા હતા આબો બાબો પાછળ જરા કરતા દ્વારા પાછળ ચાલે એ પછી પેલા ચીકડીઓ કરે ત્યારે પછી ચીકડીઓ બહુ કરે ને એટલે આગળ બોલે નહીં કોઈ બધા પછી કૃપાલ જે ઘેર જઈને કે અરે હું વિતરાક છો તમે હું વિતરાક છો કૂતરા બચ્ચો તો અભાવ ના આપો કે એવું અમને આપો ને કૂતરા જેવા ચાલે મારા શિષ્યો જેવું વર્તન કરે અરે કઈ આવી બધી અહિંસા અને અહિંસા કહેવાતી નલાય પણ કોઈ ઉપદેશ કહેવાતી ખુદનો શું ખબર છતાં આપણે કહીએ જીજ્ઞા આવી રીતે પછી કરશે નહીં અમારી જોડે કશું કરે છતાં આપણે એવું કે અમારી જોડે કશું કરશે નહીં તમે એવું કે છે રિલેટિવ ધર્મ બધા ઉદય કરને આધીન પેલો બોલનારો ઉદય કરનાર આધીન બોલનારો એટલે પર પરસત્તામાં પરસત્તામાં તે ઉદય કરનાર આધીન બમેડો તે બમેડો બમેડો અહંકાર હોય અને એ તો ત્યજવા છે તો એના આધારથી કેવી રીતે એના આધારે તો ધર્મ કરી રહ્યો જ એના આધારે કર્યો એના આધારે ધર્મ કરવો એ અહંકાર ના આધારે અહંકાર જ કરનારો દાદા અહંકાર શુદ્ધિ શુદ્ધ કરતા જવાનું અહંકારની શુદ્ધિકરણ એટલી બધી કરવાની કે અહંકારનો ક્રોધના પરમાણુ ના રહે માનના પરમાણુ ના રહે કશું રહે નહીં એવું શુદ્ધિકરણ શુદ્ધ અહંકાર છેલ્લા અવતારમાં શુદ્ધ અહંકાર થાય ત્યારે શુદ્ધાત્મા એકાકાર છે અહંકાર છે પાર્ટના જ્ઞાની વખતે એસી ટકા જ્ઞાની હોય તો વીસ ટકા ટકા અહંકાર પછી એટલે પછીના પછી ઉદયમાં આવવાના હોય એ કર્મ આજે એ કર્મનો આજે વિપાક કેવી રીતે કરાયા ઉદરીના કહ્યું કે રીતના આગળના કર્મ આજે નો વિપાક કરી નાખે તો એ કેવી રીતે થાય ખબર કેવી રીતે પડે કે આ કર્મ એનું છે ભવિષ્યમાં આ કર્મ એનું આવવાનું છે અને આજે એને ઉદયમાં લાવી નાખીએ એને ખબર કેવી રીતે પડે એ તો આપણે જ નક્કી કરીએ ને કે આ બધા કર્મ ખપાવા છે એટલે આ અમુક તપ કરીએ એટલે અમુક કર્મ ખપી જાય એવું જ ના કહેવાય કેરળ મેં નાખીએ એટલે પટી જાય તપ કરવાનો કર્મ તપથી જે ખરી જાય એવા તપથી જે ખરી જાય તે ની ઉદિર ના થઈ શકે એટલે દાદા જે નિકાસિત કર્મ જે હોય એ તો ભોગવવા જ પડે ને એમાં એમાં ઉદીના કામ ના લાગે એમાં ચાલે કેટલાક કર્મ તો વિચાર કરવાથી ઉડી જાય વિચાર કરવાથી કેટલાક તપથી ઉડી જાય કેટલાક તપ ઉદીના એટલે વિશેષ તપ વિશેષ વિશેષ તપ આપણા ડાક્ટરો કરી આવે હા વિષય ઈચ્છાની ઈચ્છાથી બધી શક્તિ હા તે શક્તિ એટલે મને શક્તિ વાળો બનાવે શક્તિ વાળો બનાવે ડાક્ટર શક્તિ લાયા શક્તિ લાયા ડાક્ટર ઉદીર નાખવી હે કોઈ યજ્ઞ વરસાદ દુષ્કાળ પડવાનો હોય અડધો દુષ્કાળ અડધો અડધો દુષ્કાળ પણ લોકોએ બધા યજ્ઞ આ યજ્ઞ કરી વરસાદ પાડી દુષ્કાળ મટાડી દીધો તો અરે આ દુષ્કાળ મટાડી દીધો બીજે વર્ષે પંચ્યાસીમાં માટે જે ટાઈમે જે આવે હેરાન કરવું કુદરત એવું ગોઠવેલી સરસ બાજી છે કે જે જ રીતે આખી જીવન સુધી બધું ચાલે કાઢું દસ હજાર ભૂખ ના લાગતી હોય દસ હજાર ભૂખ ના લાગતી હોય નહીં એટલે આપણે મને ભૂખ લાગતી નથી ભૂખ લાગતી આખી કુદરત ને જતી રહી છે ના જતી રહી નથી નોર્મલી બધો ઉપયોગ કરે છે નોર્મલી ઉપયોગ કરે છે આ છે કે ડાક્ટર ને કઈ સાહેબ ખવાનું નથી ડાક્ટર આપે એ દવા આગળ આગળની શક્તિ આ જ ખેંચી રહ્યા રખડી મરી રખડી મરી તેથી ડાક્ટર પાસે જઈએ તો તો દાદા કૃપાળુએ જે કીધું એમાં કે જે જે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તે વ્યવહારમાં એ પ્રમાણે કામમાં લાગ્યા એ વાક્ય જ એકવાર વાત વાત બધી હાથી છે છે યોગ્યતા સમજે કોકના જ અમુક જ માણસ બીજા લોકોને ગતું નહીં વાત બહુ સુંદર છે એટલે કુદરત શું કરે છે ભાઈ કે ઇઠ્યાસી માં આવવું જોઈશે લેવમાં આવવું જોઈશે એટલે એ હિસાબ પાતકરસો નાખે છે બધું બધા સ્તર નાખે અને અજીર્ણ કરાવડાવે અજીર્ણ થાય બીજા ઓછું ખાય ને પાંચસો કારણ કે રૂપિયા મૂડી ચલાવવાની છે એવું સુગર સુધી ચલાવવાની અને ડાક્ટર નું આપ્યું હોય તો આ એટલા બધા પાછળ નાખી દે ને આ બધું પતાવી નાખવા જવાના મને દાડા સુધી પણ પાછળ ગુડી પડશે તેનું શું તમને સમજણ ના પડી એ બાજુ સમજણ પડી તમને આ ડાક્ટર નું આપીએ પાછા કરશું કેટલા બધા સરસ નાખ્યા નહીં શું કઈ ગુજરાત ગાડી છે હું જેથી આ બધા લોકોએ બધા ગાંધીજી બાજુ ક્યારે નૈસર્ગિક નૈસર્ગિક દાદા ઉદીર્ણા થાય વ્યવસ્થિત ને આધારે થાય ને સુમનભાઈ પૂછે છે કે આ ઉદીર્ણા થાય એ વ્યવસ્થિત ના આધારે થાય ને ઉદીર્ણા થાય એ વ્યવસ્થિત ના આધારે થાય ને વ્યવસ્થિત વ્યવસ્થિત તો વ્યવસ્થિત કહેવાય અહંકાર છે તેવું વ્યવસ્થિત કહેવાય અહંકાર ત્યાંથી વ્યવસ્થિત ના કહેવાય વ્યવસ્થિત ડિસ્ચાર્જ કરવા માટે જ વ્યવસ્થિત ડિસ્ચાર્જ કરવા માટે